ઘટ ધણી કે ઘટ ધણી ઘડાનો ધણી એ અહંકાર અહંકાર એ ઘડાનો અહંકાર ની ઉદય વિના કરે તપ કરવું ઉદય તપ કરે આ બધા અહીંયા આગળ તપ કરવાનો આપણે ઘેર આવી નહીં અહીં કરે નહીં અહીં વડબડા કરે તો અપાસ તપ કરે એના કરતા ઘેર બેઠા આવ્યું હોય પ્રાપ્ત તપને ભોગવો કરે શું કહે છે પ્રાપ્ત તપ પ્રાપ્ત તપને આપણે જે ટાઈમે આવ્યું હોય તે ટાઈમે તપ ભોગવવું અભેદ ભાવી વખતે બે ભરવી. અભેદ ભાવી વખતે બે ભરવી અભેદ ભાવી વખતે બે ભરવી. હે? હા. જે કરવાના છે જે કરે એને આ બે જણા કરે. ઉદય ઉદય તપ કરે તો જતે અભેદ ભાવી વર્તે બે બંને શું કહે? બે જણા. બે બંને થઈ જાય છે ન કરવાનું તપ કરે એટલે એકાત્મા વર્તન પછી કઈ નવી જાતનું તો નહીં સંચળતા ઉભી થાય. ઉદય વગર તપ કરવાથી ખોટો છે એમ વિચારવાનું આ દાદા હાથું નિર્જીવ કઈ ને નિર્જીવ વસ્તુને તરછોડો ને આપણે ટેબલ ને તરછોડ મારીએ ને તો કર્મ કર્મ બંધાય મારી એમ લાગે એમાં કેવી રીતે બંધાય જીવ એમાં કેવી રીતે બંધાય તરછોડ આપણી ખરી આપણે આમ કટાયા હતા ટેબલ ને કરીએ જીજ્ઞા મારે પોતાના કસાય જીવ જીતે વિતરાય છે તે પણ વિતરાય આ પૂતગલો બધા તરફેણ ના મારા જીવતી આપણા ઉત્પન્ન થાય અને તે વખતે કોઈ રીતે દર્શાવે છે નિર્જીવ નો તરફ બાદ કટેવો પડેલી હોય છે કટે તો સાધારણ નીકળી જાય છે જાણતાથી એ જાણતાથી કટેવો કટેવો પડેલો બાર નો થોડા શોધ એટલે ખાલી આદત પડી ગઈ જાણે ને કે આદત ખોટી અર્થ નહીં ઉત્તર હાથમાં બગડે સાથે રહે સક્રિય આત્મા તો એટલે એની સાથે આત્મા તો તમે એક ટાઈમ હું જુદી તો જરાય ખાઈ જજો હું કહું તમે તમે જુદા એટલે અમે આપે છે તમે જુદા હું જુદી તો ઝઘડા થાય ના ગુલા રાવણ સ્ટેશન ગયા આવે છે ને ત્યારે સ્ટેશન આવતા દાદા સ્ટેશન આવે ત્યારે જોઈએ જાગૃતિ નથી રહેતી બહુ મોટું ટેન્શન હોય તો જાગૃત નાનું ટેન્શન હોય તો મોટું ટેન્શન આવે પછી ટેન્શન ટેન્શન જાય એટલે જવું દાદા પણ એક અતિક્રમણ થઈ જાય પછી ગયા પ્રતિક્રમણ નિર્માણ પ્રતિક્રમણ થઈ ગયું એ ધોઈ જાય ને પ્રતિક્રમણ ધોઈ જાય પ્રતિક્રમણ રહી ગયો કોઈ ના થઈ જતા જેટલા છે એટલા પાડોશમાં જેટલા આપણે લગાડે તો કલાક નાઈ મારતું લગાડે તમે નાઈ ચાલે લેવા દેવા હોય છે આપણે લોકો એટલે તમારે ત્યાં લેવા દેવા હોય જાગૃતિ નથી રહેતી ને dari baru di luar જેવું છે ના આ તો એ નથી કે આપણે ગમે તો શક્તિ માંગીને આ ફાઇલ માંગી કરે એના કોઈ પૈસા પૈસા આપણે ખાઈ દઉં ના થાય નિદાન દાખલા પર બે માટે નિદાન જેવા કોઈ છે સવાર થાય જમવાનું બનાવે તે વખતે મનમાં વિચાર હાથમાં ચપ્પુ હોય ખોટી ગાડી હોય ભૂલી જાય जय सच्चिदानं सच्चिदानं सच्चिदानं दादा भगवान् मे अत्यन्त भक्तिपूर्वकं नमस्कार कुरुषु जय सच्चिदानं सच्चिदानं सच्चिदानम् છે તમારું જીવ બગડી જાય જીવ બગડે છે જીવ બગડે છે તમે ભેગો થશે ને આધાર રહેશે ને તમારા માટે છે મને તમને જોઈ ભાઈ તમે આગળ વધવું મનો મન મન અન મન મન મન દર્શન પણ ચાલુ કરો આગળ બોલો સવેરા ને એટલે અત્યારે ઘેર માટે ખાવા પીવા માટે પણ ઘેર ના પણ તેનાથી શું થાય પ્રકૃતિ મજબૂત થાય શું થાય એનાથી એ પ્રકૃતિ પરોક્ષની ભક્તિ કહેવાય આ ભક્તિ કહેવાય કીર્તન ભક્તિ કહેવાય શું થાય કીર્તન ભક્તિ એ પરોક્ષની ભક્તિ એનાથી પ્રકૃતિ મજબૂત થાય શું થાય ada istilah ilmu jadi gue dulu kontrol rồi đấy đấy cái này cái này cái còn cái gì cái còn cái cái gì đấy nữa là cái này cái này mình cũng không có cái gì nữa hay là người cái cái cái người đấy quá à cái cái cái người đấy thì mình cứ thế thôi hả bảo ông thì cái cái cái cái cái cái બેઠા છે તમે ભક્તિ કરો છો ભગવાન બુજ પાંચ અસ્પરસ જગલાન અવિકલ્પ દેશે રાજ અમારા મયુરના जय सच्चिदानंद जय सच्चिदानंद नमो हरिहंताणं नमो सिद्धाण नमो आयरीयाणं नमो वज्रायाणं नमो लोये सव सावण ऐसो पञ्चनमुक्कारो सव पावकणाकं मंगलाण च सव्येसिं हवय मंगल ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानन्द આપણે કઈ દર્શન કરે તો જવું લાગે દર્શન સાચા છે હવે એવા હવાલા દેહના સોદા કઈ રીતે કરે પોતાના આત્માનો સોદો કરવો પડે એ થવું જોઈએ જ્ઞાની પાસે જોડે કે ધનવાદ કે બધાની આશા નહીં રાખતા એ તો તમારે જ્ઞાન રાખતા máu rồi thì người đã thấy rất nhiều lần chuyển lại thế nên cái này phát ra được mọi người một chuyện cái này cũng phát ra được cũng tin được còn thế nên cái này thì sẽ còn được ở đó là sao rồi đó là người mới là người mới tăng Thank you. Right? સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ